એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ઋષિ લાવ્યો છે જયદેવ છે પ્રિયાંશ અને વાહિન પણ વાર્તા સાંભળે છે ને ભાઈ સાંભળો સાંભળો મારા નાના નાના ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને જાગૃતિ રામાનુજની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આ બેન તો બહુ સરસ વાર્તા કહે છે સાંભળો સાંભળો એમની વાર્તાનું નામ છે રૂડાને સ્પ્રિંગ મળી સાંભળજો એક રીંછ હતું નામ એનું રૂડો એક સસલો હતો એનું નામ સરગમ હતું રૂડો રીંછ અને સરગમ સસલો પાક્કા ભાઈબંધ હતા હો ભાઈ તેઓ એક દિવસ દોડામ દોડી દોડામ દોડી રમતા હતા સરગમ સસલો કે ચાલ આપણે લાંબા કૂદકાની હરીફાઈ કરીએ લો બોલો રૂડો રીંચ કે હા હા ચાલો ચાલો હરીફાઈ કરીએ એમાં શું મજા આવશે સરગમ સસલાએ કહ્યું એક બે અને ત્રણ અને બંને લાંબા કૂદકા મારવા લાગ્યા હો ટપ ટપ ટપ કરતા સરગમ સસલા સસલાએ ખાડાવાળો રસ્તો પસંદ કર્યો એક મોટો ખાડો આવ્યો અને સરગમ સસલો તો કૂદી ગયો અને આગળ નીકળી ગયો ભાઈ રૂડો રૂડો રીંછ પણ કૂદવા ગયો પણ કૂદી શક્યો નહીં રીંછ તો બહુ ભારે હોય ને પફાંગ કરતો ખાડામાં પડી ગયો અને રૂડા રીંછે ચીસ પડી ઓય ઓય ઓય માડી રે સરગમ સસલાએ એની ચીસ સાંભળીને પાછા વળીને રૂડા રીંછને માન ખાડામાંથી બહાર કાઢ્યો ભાઈ રૂડો રીંછ તો લંગડાતો લંગડાતો ચાલતો હતો વાંદરો કે એ રૂડા ભાઈ લંગડા કેમ ચાલો છો રૂડો રીંછ કે મેં અને સરગમ સસલાએ લાંબા કૂદકાની હરીફાઈ કરી હતી એમાં વચ્ચે ખાડો આવ્યો સરગમ સસલો તો કૂદી ગયો પણ હું ખાડામાં પડી ગયો તેથી પગમાં વાગી ગયું બોલો હું શું કરું વાંદરાએ રૂડા રીંછને કંઈક હાથમાં આપ્યું હો રૂડો રીંછ કે વાંદરાભાઈ વાંદરાભાઈ આ શું છે વળી વાંદરો કે એ તો સ્પ્રિંગ છે સ્પ્રિંગ સ્પ્રિંગ હોય ને લોખંડની હા તમે તમારા બૂટની સાથે બાંધી દેજો પછી તમે લાંબા કૂદકાની હરીફાઈમાં સરગમ સસલા સાથે જરૂર થઈ જશો ભાઈ વાંદરો તો કે પછી તમે લાંબા કૂદકાની હરીફાઈમાં એની સાથે જરૂર થઈ જશો એટલે રૂડારી છે સ્પ્રિંગ બૂટ સાથે બાંધી દીધી એણે સ્પ્રિંગ વડે બે ચાર કૂદકા મારીને તપાસીએ જોયું હો ભાઈ રૂડો રીંચ કે હે વાંદરાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર હો મારે લાયક કાંઈ કામકાજ હોય તો કેજો પાછા લો બોલો વાંદરો કે કહું રૂડાભાઈ હે એક વાત કહું એક કામ છે મારે હો મને છે ને મને મધ ખાવાના ખાવાનું કેટલાય દિવસથી મન થયું છે હો પણ મધમાખીની બીકે હું મધપૂડાનું મધ ખાઈ નથી શકતો જો સામે મધપૂડો લટકે છે જુઓ તમે મને મધ લાવી આપો ને રૂડારી છે મધપૂડામાંથી મધ લાવીને વાંદરાને આપ્યું વાંદરાએ મધ ખાધું મધ ખાધું અને પછી જતો રહ્યો બીજા દિવસે રૂડો એની સ્પ્રિંગ લઈને ગયો રૂડાએ અને સરગમ સસલાએ લાંબા કૂદકાની હરીફાઈ શરૂ કરી પાછી રૂડો રીંચ સરગમ સસલાની સાથે થઈ ગયો હો પછી તો અને બંને મિત્રો રાજીના રેડ થઈ ગયા આ રૂડો રીંચ અને સરગમ સસલો ખાડા પાસે ગયા આજે સ્પ્રિંગ પહેરી હતી એટલે રૂડો રીંચ તો ખાડો કૂદી ગયો ટપ કરતો હો ભાઈ રૂડો રીંછ અને સરગમ સસલા આ બંને વાંદરાને આવી ખબર આપવા દોડી ગયા પછી તો રીંછ અને સસલો વાંદરા પાસે ગયા વાંદરો પણ રાજી થયો એણે કેરી પાડીને ખાવા આપી રૂડા રીંછે અને સરગમ સસલાએ કેરી ખાધી એમને તો ભાઈ કેરી ખાવાની બહુ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ અને પછી તમારી જેમ ત્રણેય એક સાથે સૂઈ ગયા હો ભાઈ ઘસઘસાટ તો સૂઈ જાઓ જલ્દી જલ્દી હાલા કરી જાઓ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો